હવે આજે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ નું સ્થાપન થયું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ નું કઈ ગવર્મેન્ટ થયું અત્યાર સુધી તો હું ચંપકભાઈ છું એ જતે બહિર્મુખી આત્મા હતો કેવો હતો બહિર્મુખી આત્મા એટલે આત્મા હતો મૂળ આત્મા હવે હવે બહિર્મુખ પણ છૂટી ગયું અને અંતર્મુખી થયો એટલે અંતર આત્મા થયો હવે સમજો ને અને હું શુદ્ધાત્મા છું એ બિલીફમાં બેસી ગયો પ્રતિતિ ઉત્પન્ન થઈ શું થયું હું શુદ્ધાત્મા થઈ બેઠી ને પ્રતિતિ બેઠી પણ હજુ શુદ્ધાત્મા થઈ ક્યારે રહેશો સંપૂર્ણ ક્યારે થઈ રહેશો શુદ્ધાત્મા સંપૂર્ણ ક્યારે થઈ રહેશો કે જયારે આ ફાઇલ બધો નિકાલ થઈ જાય ત્યારે તમે સંપૂર્ણ થશે ત્યારે પરમાત્મા કહેવાશો સમજ ને આ ફાઇલ નો નિકાલ છે ત્યાં સુધી એટલું બાકી રહ્યું તમારે એટલે તમારા અંતરાત્મા થઈને ઇન્ડિયન ગવર્મેન્ટ થઈને બે કામ કરવાનો જયારે બહાર ફાઇલ આવે ત્યારે ફાઇલ નિકાલ કરવાનો અને ફાઇલ ના હોય તો શુદ્ધાત્મા નું ધ્યાન કરવાનું સમજ પડે એટલે ફાઇલ નો નિકાલ એક બે ત્રણ અવતારમાં થઈ જશે અને કમ્પ્લીટ મોક્ષ થઈ જશે અહીંથી જ મોક્ષ તમને વર્તશે કાલથી જ મોક્ષ વર્તશે અમારી જો આજ્ઞા મળ્યા અને પોતાનું ડાપણ જો ના નાખે એમાં પોતાનું ડાપણ હોય ને ઓવરવાઇઝ પણ ઓવરવાઇઝ પણ તે ના નાખે તો પાંચરો ચાલે તો સારું છે તો ગણી એટલે એટલું કરે ને તમારે આ જાતે આ જ્ઞાન મળ્યા પછી ક્યાં ગયા ભગવાને કહ્યું જ્ઞાની ની પાસે જ પડી રહેજો શું કહ્યું મોટા દીકરા બેહે તો આગળ દુકાન પર અને હું મારા આત્માનું કલ્યાણ કરી દઉં એટલે ભાઈ શું કે તમે અમને પછી બે પાંચ વાર પછી બોલાવી દેજો શું કહ્યું એવું આત્મકલ્યાણનો માર્ગ સારું હતો અને અત્યારે તો એવું છે કે તમને કહું કે મારી જોડે પડી રહેજો તો તમારી ફાઇલો બૂમા બૂમ કરી બહાર મારી જોડે પડી રહ્યો એવું કહી શકું સ્થિતિમાં નથી એટલે તમને એને માટે સબસ્ટિટ્યુટ આપું કઈક તો કરવું છે ને આપણે જે રસ્તે જવું છે રસ્તો પકડવો છે જરા ઓછો રસ્તો ફાયદો થાય પણ રસ્તો તો એ કરવો છે એટલે તમને રાત્રે ગમે ત્યારે સુઈ જાઓ નવ દસ અગિયાર વાગે પણ વાંખ્યો મીઠી દાદાનું નિધિ ધ્યાસન રહેવું જોઈએ શું થયું દાદાનું નિધિ ધ્યાસન થયું બરોબર ને દાદા મય બેઠેલા છે પણ આ ડેરાસનું નિધિ ધ્યાન રહે એટલે દાદા પકડાય સમજો ને એટલે દાદા દેખાવા જોઈએ શું અને હું શુદ્ધાત્મા છું એ કોઈને દખલ ના થાય તો બોલજો હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા એમ કરતા કરતા સુઈ જવાનું તેને મેરેજ ઊંઘાઈ જશે ત્યારે આ મહી ચાલુ રહેશે સમજાય એવું છે વાત આપણે સુતી વખતે આ ગોઠવણી કરીને સુઈ જવાનું તે ગોઠવણી કરીને જો પાંચ મિનિટ ઊંઘ આવે તો પાંચ મિનિટ ઊંઘી જવાનું જાગવાનું એક માસ મને કહે અડધો કલાક સુધી છૂટી ખાઈને જાગ્યો મેં ના હું એવું ના કરીશ આ ગોઠવીને તારે ઊંઘી જ જવાનું તારે એટલે મહી રાતે પડ્યા જ કરશે પાણી બધું એટલે ફળ ભલે વધારે બીજું કોઈ સાધન છે નહીં આ કાળમાં મારી જોડે તમે રહી શકો એટલે આ બતાડું છું જેટલું બને એટલું મારા ટચમાં આવ્યો હેલ્પફુલ બહુ અને જીવન બહુ સારું જશે જોબ તેની તે રહેશે ચિંતા રહેશે નહીં બધું તમને સુંદર થઈ જશે હવે તમે અત્યાર સુધી વૈષ્ણવ હતા વેદાંતિ હતા વૈષ્ણવ વૈષ્ણવ જૈન છે વૈષ્ણવ છે શિવ ધર્મી છે એવું કશું રહ્યું નહીં કારણ તમે આત્મધર્મી થયા કેવા થયા આત્મધર્મી એટલે મુસલમાન માં આત્મા દેખાય ના દેખાય ગાય દોષમ દેખાય તો એટલે તમે આત્મધર્મી એટલે કોઈ તમે મતના ના રહ્યા આ મતાર્થીઓ કશું કામ થવાનું નથી એ થઈને જઈને મત ગણાય અને વેદાંત એ મત ગણાય તો આ અમારું તમારું જ્યાં છે ભાષા ચાલે છે ત્યાં મતાર્થી કહેવાય શું થાય અને મતાર્થમાં કલ્યાણ ના થાય એટલે આપણે કોઈ મત રહ્યો નહીં આપણે તો આત્મધર્મ એ જ આપણો ધર્મ બીજું શું રહ્યું બસ પૂરું થઈ ગયું આ કાલે મને મળજો કાલે મને મળી અને કઈ ભૂલચૂક હોય તો હું સુધારી આપીશ આજ રાતે તમને શું થયું કે તમારી ભૂલચૂક હું સુધારી આપી કારણ બોલવા બોલવામાં કઈ શબ્દ રહી ગયા હોય તો હું ફરી ફીટ કરી આપું સમજ પડે બધાને એક એક શબ્દ ના બોલ્યા હોય થોડા અમુક રહી ગયા હોય તો કાર નિકાલે બધું ફિટ કરી આપું એડજસ્ટ કરી આપું અને પછી તમારું ચાલુ થઈ જાય સમજ ને તારે બોલવાનું ગોતું કે તમારા હાથમાં છે અમુક ના બોલે હોય શું થયું દઈશું આજે તમે થોડી સમજ્યા કાલે પૂરેપૂરી આજ બધાનો ટાઈમ બગડે કાલે ગમે તે ટાઈમ આવો ક્યાં છે આપડે કાલે મુકામ મનુભાઈ ત્યાં છે તો બહુ સારું એમને સારો લાભ મળશે કાલે બધું પૂછી લો કોઈ દાડ ભેગા ના થાય જ્ઞાની પુરુષ ને એક કલાક ભેગા થાય કલ્યાણ થઈ ગયું અરે દર્શન થાય તો એ કલ્યાણ થઈ ગયું આ મારું કલ્યાણ જ કરાવતા છે આ મારું કલ્યાણ જ કરાવતા મારા ગુરુ છે ગુરુભાઈ એ બધું રિલેટિવ પણ રિયલ છે આ અહીંયા લાવવા આ રિયલ છે ને તો જ કામ ચાલશે અનંત ભટેક ભટેક એનું ફળ માં પરિણામ પામે ને પાપ બે ભેગા થાય લખો લખો રાજા પદ મળે તો પાછું ઉતરવાનું એમાં એમાં આ પદ તો ના હોવું જોઈએ જે થવાનું હોય તે થાય કે શું કહ્યું માત્ર નિરંતર સુખ જે સુખ એન્ડ આવે એ સુખ જ નહીં કલ્પનિક જે સુખ એન્ડ આવે એ જે અમને ત્રીસ વર્ષથી આવ્યા પછી ગયું નથી એક સેકન્ડ હું બોલવા લાગુ છું કારણ મારે ચાર ડિગ્રી ખૂટે છે સારું દાદા વાળા છે અને તમારી વધારે ખૂટતી છે એટલે જોરથી બોલો તો દાદા ભગવાન ને ખુશ થાય અને પાછલો બધો કચરો આ જેટલું તમે રિલેટિવ લીધું ને એ રિલેટિવ બધો કચરો હતો તો તારવો પડશે રિલેટિવ ના લીધે પૂરો બ્લેન્ક પેપર હોય ને તો તારો કયું સારું બ્લેન્ક આ તો બધું રિલેટિવ પેપર બધો આખો બ્લેન્ક નથી રહ્યો એટલે બધું કાઢવો પડશે કચરો કે જોરથી બોલો દાદા જપ કરવાનું હોય ત્યાગ કરવાનું ભટકવાનું જો જાણવાનું તો મુક્ત થવાનું આ બધું કરવાનું જે શીખાય નહીં તે પેલા જમીન જવા જનાર છે, ઉપર ભટકાઈ મારે. ભગવાન જ નથી કરવાનું કશું જમીન હોય જવા નહીં. છે. તમારી પાસે બસ જાણી લો. ચાલો બધા નીચે. જમીન માંથી બહુ ચાલો બધા. અને કરવાથી સૌ પછી બેસો સારું. ચાલો દાદા બેસો તો થોડી કાલે વાર. મળીએ. આવ કરો. ચાલો બધા ચા વાગે ઉતર્યો. ગજાભાઈ એમને એમ નીકળી ગયેલો પાછો રૂપિયો એ લેવા નહીં રૂપિયો કોઈ મિત્ર પાસે રસ્તા મળ્યો તો એને આપવા લીધો. તો પેલો તો વધારે લઈ જાઓ. મેં કીધું, ના મારે અમદાવાદ નું ઘોડા ગાડી ભાડું નહીં તે દાડે બહુ તમને શું થયું શું થયું કેવાય જે વાત પૂછે એવું બટન દબાવો એવું વાગે દાદા હા વાગે આજે એ વાત નીકળી ધાર્મિક પુલ ની વાત નહીં કારણ મારે ગાડી ગાડીઓ બધું સાધન હોય તો તો પછી લખું નહીં પેલા આવું બની ગયું સરનામા પછી જવું પછી બુદ્ધિથી વિચાર્યું આ કોલસા વેપારી છે આપડે હોટલ વાળા પૂછતા પૂછતા જઈએ કઈ ઠીકમાં પડે હોટલ વાળા પૂછવા મળે હોટલ વાળી કે હા ઓછા કે છે વેપારી નું ધ્યાન રાખવું હોટલ વાળા પહોંચી ગયા મિત્ર મને એમ કેતો મિત્ર ને અમદાવાદ જવાનું ભાડું ભાડાના પૈસા નતા આપતા ઘરના માણસો મેં આપેલા ત્યાં આગળ અમદાવાદ જવાના ભાડાના પૈસા આપતા હતા મેં આપેલા તું જા થાય ધંધો કરી કે મારી પાસે પૈસા બીજા બીજું ના હોય પણ આવું ભાડું ના આવડું આપવું પ્રમાણ તે પછી એ મિત્ર પાસે બહુ ઉપકાર માને એટલા બહાર કે તમે પૈસા આપે તો હું અમદાવાદ આવી શક્યો કે પછી મને કે અહીં કોલસાનો ધંધો કરો ના સારું કામ સારું કામ નહીં અહંકાર નહીં હું મારો ધંધો ખરી કાઢીશ કરું અને મને તો એક આવડે એવી કારણ કે મારે દરેક વસ્તુ વગર ચલાવી લેવાનું કરે ટેવ શું પણ આમ જોઈએ હું કઈક છું એ ભાન હું એટલે પછી નક્કી કર્યું કે કોઈ કોન્ટ્રાક્ટર ને ખોરી કાઢો કોન્ટ્રાક્ટર ખોરી કાઢે પછી આવડે ખરી ધંધાની કંટ્રાક્ટરને કહ્યું ભાઈ સર્વિસ તો હું કદાચ કરવાનું નથી કરવા નીકળ્યો નથી કહ્યું તમારે કામ આપો અને તમારું કામ તમને સહી સલામત લાગે તમે કમાવો તો મને મને કંઈ આપજો કહ્યું ના કમાવો તો ના આપશો કહ્યું મારા ઘરને ખર્ચે એટલે પેલા એ કહ્યું હા હું આપીશ કે એટલે પાત્ર જીભ તરીકે રહું સર્વિસ ભગવાન ના દીધું ભગવાન તડકાય ભગવાન હુકારી દીધું મારે શું ભગવાન કામ છે મને તડકાવનાર કોણ છું કારણ કે ઉંદર કોઈ છો નહીં અહીંયા ઉંદર તો લાલતું લોકો માને મારે લાલચ ની કોઈ જાત નહીં જેને કઈ પણ તે નક્કી કર્યું હતા બ્રધર આવી ગયા શું થાય આવું થઈ ગયું ના કે ના આપડે આવું ના થાય આવું બને એકત્ર બને બાકી નાનપણમાં રીસાવાનો નિયમ નહીં લીધેલો કારણ રીસાવામાં ખોટ છે એવું નાનપણમાં સમજી ગયેલો રીસામાં આપણે જ ખોટ ગઈ કે શું કહ્યું બાજુ એક બે ફેરા રીસેલો જરા મીઠું મીઠું ખાવાનું હતું ઉઠું ખોયું એટલે પછી તાંસી ને સમજી ગયેલો કે રીસાવામાં ખોટ છે માટે આપણે ખોટ ના ખાઈ છતાંય રીસાયો પાછા પણ એ રીતે એવા માટે નહીં કાયમ માટે ધંધો જ કરવો આ ભાભી જોડે ના રહેવાય પણ ભાઈ આ એટલે પછી બધે એવા સંજોગો બધા ગુંચેલા પણ હવે ત્યાં બહુ મજા આવી કીર્તિભાઈ કેમ બારી બારી તમારે બહુ સરસ હતો પરણેલા બ્રહ્મચારી તમે કીધું એક જણને એક જણને તમે એમ કીધું કે પરણેલા બ્રહ્મચારી કે કે એક અપવાદરૂપ તું પરણેલો બ્રહ્મચારી એ શબ્દ બહુ ગમી ગયો સાંભળ્યો એમણે કે પરણેલો તું બ્રહ્મચારી એમ એ શબ્દ બહુ ગમી ગયો આપડા મહાત્મા બંને પરણ્યા હોય છોકરા બધું હોય પછી દાદા પાસે બ્રહ્મચર્ય વ્રત લઈ લે તેને દાદા પછી કહે તું પરણેલો બ્રહ્મચારી કયા માથે લીધેલું છે કારણ કે પેલો સિલ્વર પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ બે બે જણ બ્રહ્મચર્ય વ્રત લઈ આ તો જાણતા નથી એટલે અમે પડ્યા છે આ ખાડામાં નહીં તો જાણતા હતા વાંચી નહીં વાંચવા જેવું છે ભલે આપણાથી ના લેવું ના લેશો એની હાથ મારે લેવા દેવા નથી પણ વાંચવા જેવું છે જ્ઞાન આવું હોય એટલું જાણવું છે જ્ઞાન કેવું હોય એ જાણવું છે શું કહ્યું લેવું ના લેવું તમારા હાથની વાત નથી પણ તમારે જ્ઞાન ને જાણવું જોઈએ કે બ્રહ્મચર્ય શું અબ્રહ્મચર્ય શું એ આઠસો પાન નું પુસ્તક લખ્યું છે આખા હિન્દુસ્તાન માં કોઈ જાય ફિલ્મ ઉપર કોઈ લખ્યું નથી બ્રહ્મચર્ય પર કારણ કે એવું બ્રહ્મચર્ય રત્ન આટલું બધું જાણકાર કોઈ હોય ને કે જ્ઞાની પુરુષ છે એટલે આઠસો નું પુસ્તક લખ્યું છે પડે આઠસો પાનું ના તો નોનું વાંચે ને સંસ્કૃતમાં દાદા ભાઈ પૂછે છે કે બુદ્ધિ છોડતી નથી પણ કોણ કે પેલા જે બુદ્ધિ ઉપર રોફ મારતા હતા કે મારા જેવી બુદ્ધિ છે કોઈ નહીં એ બુદ્ધિ ખોટી છે એવું તમને સમજાયું નુકસાન કરે છે જ્યારથી નુકસાન કરે છે એવું સમજાય છે ને ત્યાર પછી એનો વર્ક જુદી જાતનું થાય છે પેલા જે વર્ક કરતી હતી એ વર્ક નથી કરી શકતી સંપૂર્ણ કબજો જમાઈ શકતી નથી આપણી ઉપર નહીં તો સંપૂર્ણ કબજો જ બુદ્ધિ હતો કારણ કે કેવી આપણે ઇગોઇઝમ કરે છે કોણ ઇગોઇઝમ ઇગોઇઝમ આંધળો હોવાથી બુદ્ધિ ની આંખે ચાલે છે શું છે એ દુતાસ છે ઇગોઇઝમ એ બુદ્ધિ નું આંખે ચાલે છે ને એટલે આપણે બુદ્ધિ ના તાબા માં જતા ત્યારે બુદ્ધિ તમને ખોટી છે એવું સમજાયું કારણ કે ઇગોઇઝમ ચાલે ગયો બિચારો એટલે બુદ્ધિ વચ્ચે રખો ગયા કરે અને પ્રજ્ઞા ઉભી થયેલી છે પ્રજ્ઞા મોક્ષે લઈ જાય અને બુદ્ધિ સંસ્થાની બહાર નીકળવા લાગે નફો અને ખોટ દેખાડે છે profit and loss profit and loss એટલે મારે નહીં પ્રોફિટ જોઈએ તો નહીં ખોટ ખોટે જોઈતી તમે શું પસંદ કરશો પ્રોફિટ એન્ડ લોસ માં ખોટ જે કોઈ લોકો ના પસંદ કરે એ મારી પસંદ ખોટે પસંદ કરી તોય કે વળવાનું નથી ખોટે હોય તો લમડે લખેલો નફો જાય નહીં એના કરતા પસંદગી આ કરીએ શું ખોટી લોકો પસંદગી ના કરે એ બોલશો નહીં ખોટું બોલશો નહીં મારે દોડી પડે છોડવાની નથી માટે કહી દે ડર વગર ના થઈએ લીધે નહીં ભરીએ મને કે તમે કઈ ધંધો કરો તો શું કરો હું ધંધો શું કરું તો શું કહું તને કહું જો સ્ટીમર અમે મૂકીએ દરિયામાં નવી સ્ટીમર બનાવીને અને પછી એ સ્ટીમર ને જયારે તરતી છૂટી મૂકવાની હોય તે દરામાં ત્યાં આગળ સત્યનારાયણ કથા કેવડાવીએ પૂજા ભણાવીએ બધું સ્ટીમર ની અંદર બધું કરાવીએ લોકોને જમાડીએ પછી સ્ટીમર ને ખાનગીમ કહી દઉં એના કોન માં કે તારે જયારે ડૂબવું હોય ત્યારે ડૂબજે અમારી ઈચ્છા નથી અમારી એમ કહી દઈએ શું આમાં તારે જયારે ડૂબવું એવું ડૂબજે એવું આ લોકો નાગા લોકો બોલે ને તો એને નિષ્ફળ થઈ ગયા છે આપણે શું લેવા દેવા હું કહું અમારી ઈચ્છા નથી આપડે કહી રાખીએ ત્યારે ડૂબે ડૂબે થાય આપડે તમે કહ્યું તું ના ડૂબે નફો એટલે અમે દરેક બાર નું પહેલું છે તે બીજાભાઈ ને પછી ખોટ આવે જ નહીં કાલે કાલે આવી જાય રાત નું ધ્યાન ચૂકશો નહીં ધ્યાન કરીને સુઈ જજો લોકો ધંધામાં છે તે લોકો ધંધામાં નક્કી કરે આ અત્યારે તો લગ્ન પચાસ હજાર ડોલર મળે એવું તો છે તારે એ જ કામ અમે છે તે શું કહીએ ના પાંચ દસ હજાર આપણને ખાતા પીતા પાંચ હજાર મળશે આપણને પચાસ હજાર વાળા દસ હજાર ઓછા થઈ જાય દસ હજાર ખોટકી કે છે અમે શું કર્યું પાંચ કર્યું હોય ને તો ત્રી આયા વીસ પચીસ વરા મળ્યા ગોઠવણી આપડી એડજસ્ટમેન્ટ એવું હોય કે આપણને આ મન છે ને કુદાકુદ નાખે મન આપણને પદવે પછી તેલ કાઢી નાખે એના હાથમાં લગામ આપીએ અને પછી નટાવડાવે લગામ શું કાપીએ ચાવી આલે છે બિઝનેસ ની બધી બધું એડજસ્ટ મારું બહુ ડાપણ વાળું હોય એડજસ્ટ કરે સાંભળવામાં આવે તો તમને કામ લાગે છે ટીમલ ને જાય ડૂબવું હોય ત્યારે ડૂબજે મારી ઈચ્છા નથી એટલે ટીમલ સારી એમની ઈચ્છા નથી તું હું ડૂબીશ તો મારા માથે આવશે પછી પેલું પેલું વડોદરા ના સ્ટેશન લક્ષ્મીજી ભેગા થાય ત્યારે હા વડોદરા સ્ટેશન લક્ષ્મીજી આમાં ભેગા થાય અમને લક્ષ્મી કહે જય સચિદાનંદ તબિયત સારી છે મામાનપુર માં સટ્ટુ ઘર જયારે અનુકૂળ આવે ત્યારે વગર તમને લાલ પાડીએ આયા પછી જતો હોય આપડે એક ચાલ્યો આપડે કઈ કેમ આજે કે હું જઉં છું હવે તો આ ઘર તમારું છે વાંપ્યું આવે તમને જયારે આવું ત્યાં આવજો આ ઘર તમારું અમે ના કઈ તમે વાંતરો અમે કઈ અમારે પટેલો માં તો હે પેલો આણે આવી તો વાંતરે રૂપિયા લઈને કાઢે <laughs> એટલે લક્ષ્મીજી એમ જ સમજે કે આ ઘેર આવવા જેવું છે બાકી આ બધા લોકો વાતરે છે કઈ પહેવા જેવું આ બધા કાયદા અમારા બધા જુદા જ હોય બધા પૂછવાનું છે હવે લક્ષ્મીજી ને સરનામ આપવાનું ભૂલી ગયો છું ચાર ચાર આની તો તો ચાર ઘર બતાવ્યા છે દાદા સરનામું આલીએ ને તો એને એમને એમ લાગે કે અમને ઘર જ તો છે મારી એટલું લાગવું છે આપણે નિષ્ફળ થઈ જાય એવું ના બને કારણ કે જગત ના બાવો નિષ્ફળ થઈ જાય બાવો અમકુ ક્યાં જરૂર અમકુ મને પૂછે કે તમે શસ્ત્ર છો નિષ્ફળ તમે ભાઈ હું શસ્ત્ર છું નહીં તેમ નિષ્ફળ નથી અમે શસ્ત્રહી નષ્ટ્રહી હોઈએ કેવું હોઈએ શસ્ત્રહી અને નિષ્ફળ બંને ભેગું હોઈએ કારણ કે તમે તમારે છે નિષ્ફળ કે તમારા આત્માની અમારે સ્પૃહા છે તમારા ભૂતગલ ની અમારે નિષ્ફળ છે કરું એટલે અમને ભૂતગલ કઈ સહાય એ તો આ નિરાશ થયા પછી બાકી અમે તો આદત નહીં બાપો કર્યો એ આ છેલ્લા બે ત્રણ વર્ષથી આ દેરાસરની હાથ નીકળી મારે પૈસો લીધેલો જ નહીં ઉલટા ઘરના પૈસાથી દાદર રોજ તો આગળ એ કરવા જતો તો ગાડીને આવતા જવાની ગાડી અમારી ગાડી છે તો ધંધામાં રોકેલી હોય એટલે ભાડાની ગાડીના પૈસા અમે રોજ ઘરના જ આપતા અમારી કંપની જ આપતી હતી એટલે ઘર ને પૈસા બધું આવતા ડેરાસનો એ થયા પછી પૈસા લેવાના પૈસા પૈસા લીધા તે જ મેં હિસાબ જોયો કે જેટલું પૈસા નતા લેવાતા નિષ્ફળતા હતી તેટલો ધર્મ લોકોનો કાચો હતો દેહાસના નામ પર જેટલો ધર્મ થયો ને તો જેટલા પૈસા લેવા મળ્યા તેમ તેમ એ લોકોનું મન એકાકાર થવા મળ્યું મારી કારણ પૈસા ના આપે તો હજી મન એકાકાર થતું મેં હિસાબ જો કરી કર્યો શોધખોળ કરી જયારે આપે ત્યારે મન એકાકાર થાય છે ત્યાં તો જુદી જ વસ્તુ ભલે પચીસ ડોલર આપ્યા છે તેનો સવાલ ને પણ જ્યારથી આપે તો ચોટે નહીં ચોટે જ કેવી રીતે આ ટીકડી પાસે ગુંદર જોઈએ ના જોઈએ અને ગુંદર ના ચોટે કરી આપડે સૂપ ચોળી ચોટાડીએ તારું જાય બે જણે ગુંદર લગાડ્યો ખુબ અમને હારા બાર લગાડ્યો અમને બધા બધા બીજા હાડા બાર લગાડ્યો પણ અત્યારે કઈ નહીં ગુદર જેટલો એવું તમારે હરીફમાં નહીં પડવાનું આ સાંભળીને હરીફમાં પડવા માટે નહીં જેને જેટલી શક્તિ હોય એટલી જોર કરવાનું સમજ પડે ને આ જયંતિ દસ હજાર મોકલી આપ્યા તાર ધ્યાન પૂછજો કે ચોટી વધારે ચોટે છે ઓછું છે વધારે ચોટે વધારે ચોટે ને હે આપવાની ચિંતા નહીં કરવાની આવે તારા સાચા દિલથી જેને આપવા છે એવું નહીં કરવાનું કે મારે ક્યારે પાસે ક્યારે એ ભાવના હોય છે પણ ચિંતારૂપ ના થવું જોઈએ ચિંતા થવા માટે નથી આ તમને મોક્ષ જવા માટે કેવું છે આ તો તમને એ નિરાશ રીતે નાખશો તો તમને પરિણામ વધારે પામશે એવું અમે ગેરંટી આપીએ કારણ કે જો ના હોત લેવાનું તો પરિણામ ના પામે કારણ માણસ નો સ્વભાવ એવો છે એક ધંધો કર્યો હોય ને તો પૈસા રોક્યા હોય ને તો એને ચિત્તમાં વધારે હોય <laughs> રોક્યો ના હોય ત્યારે મહાત્માઓ બધા ઊંચા અને ઇન્ડિયામાં મહાત્માઓ પાંચ હજાર દસ હજાર ના આપી શકે એવામાં માણસો મારે એક લાખ અગિયાર હજાર આપવાના આપી જાય છે ને તે ખાડો પૂર તરત પૂરી જાય છે તે લોકો કહી જાય છે ખાડો પૂરી ગયો કે કોને માટે છે સિંદર સ્વામી જે જે હયાત તીર્થંકર છે દોઢ લાખ ઉંમર છે હજુ હવા લાખ જીવાના એક્ઝેક્ટ ભૂમિકા થઈ ગઈ એટલે આ પાંચમો આરો થયો એટલે પાંચમો આરો દુઃખ મુખ્ય કાળ છે કેવો છે મુખ્યતા દુઃખ જ હોય કિંચિત માત્ર સુખ હોય એવું આ પાંચમો આરો માણસ ચીર ધમકી બે હે ઘડી એ તો આક્રમ વિજ્ઞાન છે લોકો હે મસ્તીમાં આવી ગયા દુઃખ જ નહીં અને વિજ્ઞાન કરેક્ટ વિજ્ઞાન જ છે કરેક્ટ વિજ્ઞાન કેવું સંસ્થાને નુકસાન કરતું નથી સંસ્થાને કોઈ જગ્યાએ એક ખૂણો પણ બ્રેક કરતું નથી અને સ્ત્રી જોડે જુદાઈ કરતું નથી છોકરા જોડે જુદાઈ કરતું નથી કેવું સુંદર ચાલ્યા આપવું લેવું ના હતી શું છે હજુ તો બધા બહુ દાખલા નીકળતા બધા દાખલા નીકળતા મનમાં नीला मैंने करी वो क्या बार पांच पंचासी सवार हेमा बेन ने त्या न्यूज એના વર્ક કરે કોઈને હેલ્પ ના લે કે છે પાંચ દસ વર્ષ આવું કામ કરી લેવાનું મેં કીધું એ સાચી વાત છે ને પછી શાંતિ પછી સ્વતંત્ર આવડે છે તે ના ના માનતો હોય તો માની પણ એ દાદા નું જ્ઞાન અને દાદા તરફથી મળેલી શક્તિ જ કામ કરે ને શક્તિ ઊંધી વપરાય હોત એટલે ખોદી નાખે એટલે બધા તલાવ કરી નાખે <laughs> અને આ તો પ્લેટો કરી નાખે તલાવ કચરો એટલે શક્તિઓ બહુ વધશે આપડે તો હવે પેપર બધું આપવું હોય ને તો એક્ઝેક્ટ પૂરું આપો કે દાદા કોણ છે કોણ નહીં અને આ કર્મ ઇગોઇઝમ ખલાસ થયેલું છે બુદ્ધિ ખલાસ થયેલી છે આવું બધું સમજાવી બધું લોકો અને બે કલાકમાં તો આપણું કેટલું શું શું ફેરફાર કરી આપે હા દાદા એ બધું આ તો હું વાત સાધન કરું છું એના પરથી એવું વિગત લખો ને તો એક કોનું વાંચી લે તો મનમાં એમ થાય કે કોઈ માણસ ને મન થાય કે ના આપણે બનવું જ જોઈએ આપડે જાહેરાત આ કે છે પેલા ને છે ને કે પ્રશ્ન પૂછતા આવડતું જ નથી એમ એને ખબર કે માઇન્ડ પે કરી નાખા અચ્છા પાનો પૈસા નાનો એને કઈ આવડતું જ નથી કે છે પ્રશ્ન પૂછતા જ કે છે કે આત્મા ક્યાં નહીં કે છે હું એટલી સુધી પણ વાંચી ના કે છે ઓમ નું જ્યાં ઉપર પેલું ટપકું હોય ત્યાં નહીં એટલે હું મને એની વાઈફ ને બધું આમ અમકી ભાવના એને કહેતો હતો કે આ બધું આમ આમ જાણે એને ગમતું નતું એટલે મેં કીધું એક કામ કર દાદા નું ખુરશી લઈ આવું ત્યાં બેસ તું ત્યાં બેસી તો તને બધા પગે ના લાગે આ તને બીજાનો દોષ લાગે ને તારો વાંક કે હું એવું નથી કહેતો તું કેવું કે છે મારે કઈ જવું આમ કે એ કરવી છે ઓબ્ઝર્વેટરી છે એટલે વર્લ્ડ માં કોઈ કશું ન પૂછાય એવી વસ્તુ હોય નહીં દરેક વસ્તુ પૂછ પાંચ બધા બધા મનુભાઈ ને ત્યાં ગણા ઘણા લોકો ને બોલાવ્યા છે જે તો ઉંમર થાય એટલે ખલાસ થઈ જવાની પણ તો હજી જો લાભ લે તો ઠીક છે નહીં તો ઓબ્ઝર્વેટિવ ચાલી જવાની તમારે પાવર જોઈએ કેવું જ્ઞાન સ્વરૂપે ભગવાન જ્યાં પ્રગટ થયા હોય એ ભૂમિકા ઓર પ્રકારની હોય આ ત્યારે પણ જાગ્રત માં થાય આ દીવો પ્રગટ અડે દિયાની કૃપા ઉતરે ત્યારે થાય નહીં જાગ્રત એ જાગ્રત થયું એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય આર્ત ધ્યાન રૌદ્ર બંધ ના થાય બધી તો કોઈ મોક્ષ ગયેલો નહીં અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય એવો કોઈ પણ આચાર્ય એક સાધુ હોય નહીં આ કાળમાં શું કહ્યું એક પણ આચાર્ય સાધુ હોય નહીં હિન્દુસ્તાનમાં કોઈ મહારાજ ના હોય સંતોય ના હોય તમારે બંધ થઈ ગયું શું હવે જેમ જેમ થશે ને તેમ અનુભવ વધતો જશે ખબર પડી ને દિવસે દિવસે પ્રકાશ વધતો જશે જેમ જેમ આજ્ઞા આજ્ઞા વાત પડાશે નિરંતર સમાધિ રહેશે નિરંતર જાગ્રત સમાધિ કોઈક ગાળો પડે આપડે સમાધિ જતી રહે તે સમાધિ જ નહીં ઢોલ માર સમાજ જતે સમાધિ જ નહીં આ ચીડાયા કરે માણ હોય માણ જ નહીં ચીડાયા કરતો હોય તો માણસ જ ના કહેવાય ને આ તો બધા અમથા વેપાર ચાલ્યા કરે નબળીઓ નબળો માણસ બીજાને શું આપે છે ક્રોધ માન માયાલો પ્રેમ નબળાઈ જ્યાં છે પ્રત્યેક ત્યાં બીજાને શું આવે છે આ તો ચેન ચાળાય ચડાવે છે લોકો મૂળ રસ્તો ક્યાં ગયો આઠ ઘંટા માર્ગ ઉપર બીજા બીજા ઊંધા રસ્તે ચડાવે છે શું કરે પણ રસ્તો પેલો બિચારો તો મુજાયા કરતો એટલે આ રસ્તે મૂકી દે એટલે પાછું ટાળે ભરે જરા માર્ગ જ નહીં બધા પણ ચાલે છે જે જેવા એના શિષ્યો છે એવા એના માસ્તરો છે શું શિષ્યો વાંકા છે તાર માસ્તર વાંકા બોલે શિષ્યો સીધા થશે તાર માસ્તર વાંકા સીધા થશે એક માણસ મને કે છે આ બધા ઉપદેશકો આવા કેવા સંતો સંતો ઉપદેશ નહીં તમે વાંકા સ્થિતિ એ વાંકા તમે સીધા થશે મોક્ષ ને માટે જવાનું છે એને બધા આઠ ફટા કેટલા બધા જપ ને જપ ને ધ્યાન ને તોફાન તોફાન તોફાન વેપાર મળ્યા મનુષ્યપણું હિન્દુસ્તાનનું મનુષ્યપણું મોક્ષને માટે પ્યોર છે મોક્ષના કઈ કરવાનું હોય ત્યાં મોક્ષ હોય નહીં એટલે તપ કરવાનું છે જપ કરવાનું છે ધ્યાન બધું કરવાનું છે તે આડ ફરતો માર્ગ છે ઉંદર રસ્તે જનારું પણ દારા શાંતિ રે જય સચિદાનંદ દાદા આ ભાઈ બધું પૂછજો જૈન છો ને બધું પૂછી લો કેવ જ્ઞાન સુધીની વાત પૂછી લેવાય ઠેઠ વાત દરેક વાત હું તમને ઓપન કરી કે લૌકિક તો બધું અત્યાર સુધી જાણ્યું છે પણ અલૌકિક નું એક અક્ષર જાણ નથી અલૌકિક એટલે વાસ્તવિક વાસ્તવિક જાણ્યા વગર છૂટકો નથી ચિંતા વરી જાય નહીં ત્યાં સુધી કશું જાણ્યું જ નથી જ્યાંથી ક્રોધ માનમાં આવેલું નબળી હોય ત્યાં સુધી કશું સમજ્યા જ નથી બધા સંભળાય છે બધાને સંભળાય છે એ બાજુ તમે લચિક છે ભાઈ કોણ સત્સંગમાં સારું ભાવ છે જોડે ભેગા થાય ને કાયમ જ ભેગા થઈએ જમવામાં કારણ કે મારા સારા થાય ને એમને આમ થાય છે લાભ મળશે કપાળ ઘૂંટવા છે બધા સમજ પડે ને જયારે એક દાડો અપમાન કરે ને તાળાનું ત્યારે તાળો પછી જુઓ તાળો કેવો રહેશે તે મનુભાઈ એક દાડો અપમાન સારાનું કરીએ તો સારો સારો રહે ખરો બટી થોડો જવાનો છે પણ આગો જતો રહેશે જો કે જય સચિદાન દાદા ભગવાન દાદા દાદા ભગવાન માટે હા આ તો બધું રિલેટિવ છે આપણે જેવું રાખીએ ને એવું એ રાખે નહીં તો આપણે કહીએ કે તું નાલાયક છું તારે કે તાર બાપ નાલાયક રિયલ રિલેટિવ એટલે જેવું રાખીએ વ્યવહાર એવો વ્યવહાર એ રાખશે માટે વ્યવહાર ચોખ્ખો રાખજો રિલેટિવ આ રિલેશન રિલેટિવ એનો અર્થ છો કે જેવું તમે રાખો એવું એ રાખશે પછી ખરેખર સાચી સગાઈ નથી આ રિલેટિવ છે સગાઈ કેવી છે રિલેટિવ રિલેશન રાખશો એવી સાચી સગાઈ સાચી સગાઈ ખરી દુનિયાની અંદર હે દુનિયાની અંદર કોઈ સાચી સગાઈ ખરી શકે નહીં બધી આ દેહ જોડે નથી દેહ ના છોકરા વ્યવહાર થી એટલું કેવાય કે મા બાપ ને જરા વ્યવહાર થી મા બાપ નો ઉપકાર માનવો જોઈએ શું કહ્યું મા બાપ ને ગુરુ ત્રણ ચીજો ઉપકાર શું કહ્યું ગુરુ એટલે આપણે માર્ગદર્શન આપ્યું હોય તો હેલ્પિંગ કર્યું હોય તો હેલ્પિંગ ના કર્યું આઠ ફંટર લઈ જઈને તો આગળ જરા ફ્રૂટ ખવડાવે એમાં શું હશે આ ગુરુ ભગવાન વગરના તો ગુરુ હશે તારે પણ આ વાત જોઈએ ને શિષ્યો એ વાત છે ને શિષ્યોમાં ક્યાં બરકત શિષ્યો વાંકાન પૂરું એવું વાંકા વાંકા વાંકા વેર ચાલ્યા કરે પણ આ બધું વાંકું જે ચાલે છે હવે સીધું થશે ના આજે બધું વાકું જે ચાલે છે દુનિયાની અંદર શું કે છે ભાઈ શક્તિ ને સાચું કરવાનું કઈ વ્યવસ્થિત શક્તિ આવે સીધું કરવા માંગે છે હવે એ સીધું કરવા માંગે મેં માં લખ્યું છે ઓગણીસો એકોતેર માં કે બે હાજર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે શું કહ્યું હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર એટલે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થશે આખા વર્લ્ડ અને બે હાજર પાંચ માં આવે કેટલા વર્ષ બાકી વીસ જ વર્ષ ઓનલી ટ્વેન્ટી યર્સ વ્યવસ્થિત કરી રહ્યું પણ વ્યવસ્થા શક્તિ ની ઈચ્છા પ્રમાણે આખું જગત ચાલે છે બરાબર શું કે છે આ વ્યવસ્થા શક્તિ ની ઈચ્છા પ્રમાણે આખું જગત ચાલે છે ચાલે છે વ્યવસ્થા શક્તિ ઊંધું કેમ કરાવે બધાને તો પછી આ વ્યવસ્થા શક્તિ બધાને ઊંધું કેમ કરાવે છે આ બધું વિભાજન જ એક ફક્ત મનુષ્ય એકલા જ ઇગોઇઝમ વાળા છે અને તે જ આ બધું જગત ને બગાડે છે સુધારે છે પણ એ બી વ્યવસ્થા શક્તિ જ કરે છે ને ના વ્યવસ્થા શક્તિ ઇગોઇઝમ બી કરે ના ના ના ના તો પછી થઈ યુનિયતી થઈ જાય એવું નથી એવું નથી તો કેવું છે તો તો ઇગોઇઝમ આપ્યો કોણે ઇગોઇઝમ એ આવ્યો ભ્રાંતિ ઉભી થાય છે અને ભ્રાંતિ ઉભી થાય તેથી એ ઊંધો ચાલે છે પણ એ ભ્રાંતિ ઉત્પન્ન કરી કોણે ઉત્પન્ન કરવાનું કોઈને કરનાર હોવો જ ના જોઈએ ને હોવો જ ના આંખે આંખે ના દેખાતો એ માણસ કેવું કરે પડખાડામાં જ પડે ને કાલે તમે એમ કહ્યું કે તમે કઈ કરતા નથી તમે કઈ કરતા નથી તમે એમ કહે કે રૂપિયા હું કમાયો આજે અને કાલે ઉઠીને ખોટ જાય તો ભગવાને કર્યું એમ કહ્યું તમે કરતા નથી આપે કહ્યું કે કરતા કોઈ ચીજ ના તમે નથી કોઈ પ્રમાણે ઈગો ના બી કરતા આપણે કઈ રીતે થયા તો પછી ઈગો ના કરતા આપણે કઈ રીતે થયા કરતા નથી તમે ઈગો ના ઈગો ઉત્પન્ન થયું છે તમને કેવી રીતે કે કરે છે બીજો અને તમે માન્યું કે મેં કહ્યું આ કરે છે બીજો ઇટ હેપન થઈ રહ્યું છે ત્યારે તમે માનો કરું છું એથી જ આ ઊંધું થઈ રહ્યું નંબર ના હોય ના જરૂર પડે એટલે બધું આપણી પોતાની અંધત્વ પણ છે દર્શન માં ફેર થયો જ્ઞાન માં ફેર થયો ચારિત્ર તેથી ચારિત્ર ફેર છે શું છે એટલે દર્શન જ્ઞાન ફરે બધું ફરી જાય મેં દર્શન કરીને કાલે આપ્યું ત્યારે બધું ફરી જશે એ વાત સાચી કે તમારે આપ્યા પછી ફરી જશે પણ એ પહેલા જે કોને આપ્યું કાયમ ના તત્વો સનાતન તત્વો છ છે એ સમજાવો એ પછી ધીમે ધીમે બધી જણાવીશું છ તત્વો અને તે નિરંતર પરિવર્તન વાળો પરિવર્તનશીલ પરિવર્તન સમસણ કરે ટાઈમ ટાઈમ એ ફર્યા કરતી વખતે એ બે તત્વો બધા તત્વો ભેગા થાય ત્યારે અવસ્થાઓ ઉભી થાય એ અવસ્થાઓ એ ક્રોધમાન લોભ ઉભું થાય છે એ ક્રોધમાન માયાલોભ એટલે ક્રોધ અને માન એ હું છે અને માયા અને લોભ એ બારું છે હું મારું ઉભું થઈ જાય આત્મા તો એની જગ્યાએ શું છે કેવી રીતે થાય છે એ તમને સમજાવવું કરતા કોઈ નથી એવી રીતે સમજાવો કારણ કે એ જે આપડા દરિયામાં જઈએ દરિયા ઉપર તો દરિયા આપડે કઈ તું વરાળ કેમ કાઢું છું દરિયા શું કે સુરજ નો વાંક કાઢે હા એટલે આપડે દરિયાનો જવાબદારી દરિયાની ઉપર ગુનેગારી નહીં છોડી છોડી દઈએ દરિયાને એટલે સુરજ નો ગુનો છે ટકા સૂર્યને આપણે પૂછીએ તું કેમ આ વરાળ કાઢું છું કારણ જો હું વરાળ કાઢતો હોઉં તો પ્લેટો પર નીકળે મારામાં એ સ્વભાવ હોય તો પ્લેટો પર નીકળે દરિયો કહે હું વરાળ કાઢતો હોય તો રાત્રે નીકળે પોતાના સ્વભાવ નથી બધાના ગુણધર્મો પ્રમાણે ચાલે ગુણધર્મો પ્રમાણે ચાલે આખી દુનિયા એમ સ્વભાવ થી જગત ચાલી રહ્યું સ્વભાવ જ કરી રહ્યું છે સ્વભાવ તો આપણો સ્વભાવ ખરાબ નથી આપણે બી આપણામાં રહેલો તમે તો આત્મા છો આત્મા પણ સાથે પૂતગલ બી છે ને પરમાત્મા છો અને સ્વભાવ તમારો ખરાબ હતો ના પણ પૂતગલ જે સાચું જે તમે કહ્યું કાલે પૂતગલ તો ઉભું થયેલું છે આ સંજોગોના અનુસાર પૂતગલ એટલે હું મારું બે ઉભું થયું છે તમે જ્યાં સુધી હુમોવર્ક થયો જ્યાં સુધી પોતાનું સ્વરૂપનો ભાર નહીં થાય ત્યાં સુધી તમને હું જુદું રહ્યા કરશે વ્યતિરેક ગુણ છે અન્વય ગુણ નથી વ્યતિરેક ગુણ એ જે છે કે ઈગો જે છે ઈગો હા ઈગો કોણે ઉત્પન્ન કર્યો ઉત્પન્ન કર્યો ઉત્પન્ન થઈ ગયું છે એની જાતે થઈ ગયો છે આ દરિયામાં વરાળ કોણે ઉત્પન્ન કરી કો એના સ્વભાવ પ્રમાણે અને સંજોગો પ્રમાણે તો આપણો વાંક તો નથી ને આપણો વાંક નથી ને આપણે ભોગવે એનો વાંક આપણે જે કઈ ખરાબ કાર્ય કરીએ છીએ એમાં આપણો વાંક નથી ના ભોગવે તેનો જયારે ભોગવે છે દુઃખ પડે છે તે સુખ ખોળે છે સુખ કોણ ખોળે છે એ દુઃખ પણ છે તે કોને દુઃખ થાય છે અને સુખ કોણ શોધે દુઃખ થાય છે અને ઇગોઇઝમ સુખ ખોળે છે આત્મા તો સુખી છે પરમાનંદ છે તે તો મેં તમને કાલે સ્વરૂપ તમારું ભાન કરાયું કે આ તમે સુખી થઈ ગયા એ ઉડી ગયું ભાન અહંકાર ને મમતા જે ઉભું થયું હતું તે કોણ થઈ ગયું કાલે એ તત્વ જુદા પાડી દીધા તત્વ જુદા છે એક પાડી દીધા ભેગા થઈ ગયો હતો બધા સાયન્ટિફિક સર્કલ આવીને તે બધું જુદા પાડી દીધા પોતપોતાનો જવાબ આવી ગયો પેલો વિભાવમાં આવ્યો હતો વિશેષ ભાવમાં વિશેષ ભાવ કહ્યું કે બે તત્વો જુદા પાડી દીધા ધીમે ધીમે પૂછો લિંક વાર લિંક વાર એટલે આનો ભગવાન કોઈ કરતા નથી કરતા હોત તો મોક્ષ હોય નહીં મોક્ષ ને કરતા બે બોલવું એ ના હોસ્પિટલ ની વાત છે શું કહ્યું એક બાજુ મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં અંદર નહીં ત્યાં કરતા હોય તો કાયમ નો ઉપરી ઠર્યો શું કહ્યું એટલે મેન્ટલ લોકોની વાતો છે ભગવાન ગોડ ઇઝ ક્રિએટર શું કહ્યું मोक्ष किसको मिलता है और मोक्ष कौन ढूंढता है સ્વામીજી ને હિન્દી માં સાંભળ્યું છે એટલે હિન્દી માં પૂછે છે મનુભાઈ કે મોક્ષ કિસકો મિલતા है और मोक्ष कौन ढूंढता है वो अज्ञान है नहीं। जो बंधन बंधन हो गया है बंद जिसको बंधन हो गया है ये वो तलाश करता है मैं नहीं मैं तलाश नहीं करता मुक्त हो गया हूँ जिसको बंधन है नहीं वही मोक्ष की तलाश करता है तो तो ये आखा दिन मोक्ष की तलाश करता है नहीं किधर जा रही समझो सारी दुनिया मोक्ष ढूंढती नहीं है हम भी ढूंढते नहीं थे पहले अभी आपने बताया कि मोक्ष